એ આવો આવો મારા ટેણકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સિદ્ધાર્થ આવ્યો છે અને વિશ્વા પણ છે ને શું સાંભળો સાંભળો મારા નાના મોટા ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે હો આંબાભાઈ હો લીંબાભાઈ ધ્યાનથી સાંભળજો એક હતો રાજા એને સાત રાણીઓ છ માનીતી અને એક અણમાનીતી માનીતી રાણીઓને તો મોટા મોટા બંગલા અને મજાના રૂપાળા દીવાન ખાનાઓ આપણા ડ્રોઈંગ રૂમ હોય ને એવા રૂમ મોટા મોટા ઓરડા અંદર હાંડીઓ અને ઝુમ્મરોનો તો કોઈ પાર નહીં નોકર ચાકર અને દાસ દાસીઓ તો કેટલાય બધા બિચારી અણમાનીને તો અણમાની રાણીને તો ભૂંડું ભક ઝૂંપડું અંદર હાંડલા ને એક ભૂંડી ભૂખ જેવી દાસી એના દુઃખનો તો કોઈ પાર નહીં અણમાનીતી રાણીના દુઃખનો કેમે કર્યો એનો દિવસ ન ખૂટે રાત ખૂટે તો દિવસ ન ખૂટે ને દિવસ ખૂટે તો રાત ન ખૂટે ભાઈ બિચારી રોય રોય ને દિવસ કાઢે અણમાનીતી રાણી અણમાનીતી એક દિવસ કે આમ રોયા કરું છું તે લાવને ને કંઈક કામ કરું કે દિવસ તો જાય એની દાસીને કે દાસી જા ગામમાંથી હીરના દોરા લઈ આવ મારે રૂમાલ ભરવો છે દાસી તો જાત જાતના અને ભાત ભાતના હીરના દોરા લઈ આવી રાણીએ તો રૂમાલ ભરવો શરૂ કર્યો દિવસ આખો રૂમાલ જ ભર્યા કરે રાતે પૂરું ઊંઘે નહીં દિવસ ને રાત ક્યાં જાય છે એની રાણીને ખબર ન પડે હો રૂમાલમાં તો રાણીએ મોર ને પોપટ મેના ને હંસ એવા એવા પક્ષીઓ ભર્યા જાત જાતના ફૂલો પણ ભર્યા ફરતી રૂપાળી લીલી એવી વેલ કાઢી હો પાંદડાની વેલ એક વરસ થયું એટલે રૂમાલ ભરાઈને પૂરો થયો રાણીએ તો રૂમાલને બારણામાં પડદાની જેમ ટાંગ્યો રાજા ત્યાંથી ફરવા નીકળો એના રથમાં રૂમાલ જોઈને રાજા તો ખૂબ ખુશ થયો ભાઈ રાજા કે આ આવો રૂમાલ કોણે ભર્યો હશે આવો તો કોઈ દિવસ જોયો નહોતો રાજા ચાકરોને કે તપાસ કરો એ કોનું ઘર છે ને રૂમાલ કોને ભર્યો છે ત્યાં તો એ અણમાનીતી રાણીનું જ ઘર નીકળ્યું ને એણે જે ભરેલો રાજા તો રાણી ઉપર ખુશ ખુશ થઈ ગયો એ તો રોજ અણમાનીતી રાણીને ત્યાં આવે બેસે ને વાતો કરે વાતો કરે બેસે ને આવે આવે બેસે ને વાતો કરે કોઈ વાર એને ત્યાં ખાય પણ ખરો રાજા તો માનીતી રાણીઓને ભૂલી જ ગયો પછી તો એમ કરતા કરતા અણમાનીતી રાણીને દીકરો આવવાનો વખત થયો પેલી માનીતી રાણીઓ કે હવે આ અણમાનીતીના છોકરાને મારી નાખવો જોઈએ નહીતર તો એ રાજનો ધણી થશે અને આપણે તો ભૂંડે હાલે રખડશું એમણે તો એક દાસીને બોલાવીને કહ્યું જોજે પેલી અણમાનીતી રાણીને છોકરો આવે એટલે રાણીની આંખે પાટા બાંધી દેજે અને છોકરાને બાગમાં દાટી આવજે બગીચામાં જઈને જમીનમાં દાટી આવજે જોજે પાછી ભૂલી છે તો આ લે સો રૂપિયા લેતી જા પછી વળી બીજા દેશું અણમાનીતી રાણીને છોકરો આવ્યો રૂડો રૂપાળો પૂનમના ચાંદા જેવો હો પેલી દાસીએ તો રાણીને આંખે પાટા બાંધી અને દીકરાને લઈને બાગમાં દાટી આવી છોકરો જન્મો એટલે રાણીના પડખામાં મોટો બધો પાણો મૂકી દીધો રાજા કે રાણીને શું અવતર્યું પેલી દાસી કે અણમાની તીને ત્યાં શું આવવાનું હતું આવ્યો છે મોટો પાણો બીજું તો શું આવે રાજાને શી ખબર પડે રાજા જાણે કે એમ હશે રાજા કે ઠીક વળી બે વર્ષ થયા ત્યાં તો અણમાની હતી ને બીજો કુંવર આવ્યો કાંઈ રૂપાળો કાંઈ રૂપાળો વાત કરો માં પણ દાસીએ એને બાગમાં દાટી દીધો અને રાજાએ પૂછ્યું કે એમ આ વખતે શા ખબર છે પેલી દાસી તો કે બીજા શા હોય અણમાનીતી ને પેટ તો પથરા જ હોય ને પથરા રાજા બિચારો ભોળો હશે એને તો એ સાચું માન્યું એમ કરતા કરતા અણ માનીતીને છ કુંવરો અને સાતમી એક કુંવરી આવી કુંવર હતો જાણે સૂરજ જેવા અને કુંવરી તો એવી કે ઇન્દ્રના ઘરની અપ્સરા જોઈ લો ભાઈ પણ દાસીને કાંઈ દયા હતી એણે તો એક પછી એક બધાને દાટી દીધા બાગમાં તે બગીચામાં સાત ઝાડ ઉગ્યા છ આંબાના ઝાડ અને એક ઝાડ એલચીનું છ ભાઈના અને એક બેનનું એકવાર સવારમાં એક નોકર બગીચામાં બધું વાળતો હતો સંજવારી કાઢતો હતો ત્યાં એનો સાવરણો આ એલચીના ઝાડને અડી ગયો ત્યાં તો છોડ બોલો ઓ આંબાભાઈ ઓ ભાઈ એ કેલચડી બેનને કોણ હલાવે આંબો કે ખમ્મા મારી બેન બા એ તો આપણો નોકર છે નોકરે તો જઈને જમાદારને કીધું જમાદાર જમાદાર જોવા તો ચાલો પણ એ કંઈક કૌતુક છે મારું ઝાડ બોલે છે ઝાડ જમાદાર એલચીના છોડને જઈને જ્યાં અડે છે ત્યાં તો એલચીનો છોડ તો બોલો હો આંબાબાઈ હો લીંબાબાઈ આયેલ ચડી બેનને કોણ હલાવે આંબો કે ખમ્મા મારી બેન બા એ તો આપણા જમાદાર છે જમાદાર કે અરે માળું આ તો કાંઈક કૌતુક છે એણે તો જઈને ફોજદારને કહ્યું પોલીસને ફોજદારે આવીને એલચીને હલાવી ત્યાં તો પાછો અવાજ આવ્યો હો આંબાભાઈ હો લીંબાભાઈ એ કેલચડી બેનને કોણ હલાવે ફોજદારે તો પ્રધાનને વાત કરીને પ્રધાને રાજાને વાત કરી રાજા પોતે જાતે આવ્યો અને એલચીને આમ હલાવી ત્યાં તો અંદરથી ઝાડ બોલ્યું હો આંબાભાઈ હો લીંબાભાઈ એ કેલચડી બેનને કોણ હલાવે ત્યાં તો આંબો હસીને બોલો ખમ્મા મારી બેન બા ખમ્મા એ તો આપણા બાપુ છે રાજા તો ભારે નવાય પામ્યો આ સાંભળીને હો ત્યાં તો માનીતી રાણીઓ આવી એક જણીએ ઝાડ હલાવ્યું ને ત્યાં તો ઝાડ બોલ્યું હો આંબા ભાઈ હો લીંબા ભાઈ આ એક એલચડી બેનને કોણ હલાવે ત્યાં તો આંબો બોલો ખમ્મા મારી બેન બા એ તો આપણી વેરણ માં છે રાજા તો આ સાંભળીને રાતો ચોર થઈ ગયો માનીતી રાણીઓ બધી ભોંટી પડી ગઈ વળી બીજી માનીતી રાણીઓએ અડી તો એમણે પણ એવું જ સાંભળ્યું ત્યાં તો હળવેક દઈને અણમાનીતી રાણી એલચીના છોડને અડી એટલે વળી એલચીનો છોડ બોલ્યો હો આંબા ભાઈ હો લીંબા ભાઈ એ કેલચડી બેનને કોણ હલાવે આંબો કે ખમ્મા મારી બેનબા એ તો આપણી માડી છે આપણી માં છે માં રાજા તો વિચારમાં પડી ગયો અણ માનીતી રાણી કે અરે અહીં મારા છોકરા ક્યાંથી રાજાએ તો પેલી દાસીને બોલાવીને કહ્યું માની જા નહીતર ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ બોલ સાચી વાત શું છે પેલી દાસી બધું માની ગઈ પછી તો આંબા નીચેથી ભાઈ નીકળ્યા અને એલચી નીચેથી બેન નીકળી બધા રાજી રાજી થઈ ગયા ઉભર રાજાએ તો બધી માનીતી રાણીઓને માથે મુંડા કરાવીને ચૂનો ચોપડીને અવળે ગધેડે બેસાડીને કાઢી મૂકી અને અણમાનીતી રાણીને માનીતી કરીને મેલમાં રાખી પછી તો ખાધું પીધું ને રાજ કર્યું ભાઈ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો